તો આજે આપણે જે આ અઢારમું વચનામૃત શ્રવણ કર્યું એનો સમયકાળ માક્ષરવદી છઠનો દિવસ છે રાત્રિ છે શિયાળાની ઋતુ છે અને હજુ રાત્રિ એક પહોર બાકી છે એટલે કે વહેલી સવારના સાડા ત્રણ વાગ્યાની આસપાસનો સમય છે દાદાના દરબારમાં સૌ સંતો પરમંશો સત્સંગીઓ આરામમાં છે એ વખતે શ્રીજી મહારાજ એકલા જાગ્યા છે ફળિયામાં ઢોલિયા ઉપર જાગી અને પોતે બેઠા છે પાર્ષદોને મોકલીને પરમહંસોને સત્સંગીઓને જગાડીને પોતાની પાસે બોલાવ્યા છે બધા સાધુઓ સત્સંગીઓ તત્કાળ નિદ્રાનો ત્યાગ કરીને મહારાજની પાસે આવી સત્સંગ સભામાં ગોઠવાઈ ગયા મહારાજને શું કહેવું હશે આટલી વહેલી રાત્રિએ બધા જ ચંદ્રની સામે ચકોર જોઈ રહે મહારાજના મુખ કમળ સામે જોઈને બેઠા છે પણ બને છે એવું કે મહારાજ કંઈ બોલતા જ નથી ઘણો સમય આવી રીતે વ્યતીત થઈ જાય છે આ વચનામૃતમાં જ આવ્યું કે મહારાજ ઘણીવાર સુધી વિચારી રહ્યા છે મહારાજને જરૂર કંઈક કહેવું છે પણ અતિશય ઊંડા ઉતરી ગયા છે તો જે અતિશય વિચારવાન થઈ ગયા છે ઘણીવાર સુધી વિચારી રહ્યા છે એનો અર્થ જ એ છે કે આ અતિશય ગંભીર અને મહત્વની વાત જરૂર છે એટલી બધી મહત્વની છે કે અતિશય ગંભીરપણે વિચારી રહ્યા છે પછી મહારાજ એમ બોલ્યા કે સાંભળો હું એક વાત કહું છું વળી પાછું એમ કહ્યું કે મને મનમાં એમ થાય છે કે જાણે તમને વાત ન કહું પણ વળી એમ થાય છે કે તમે અમારા છો માટે હું તમને કહું મનમાં એમ થાય છે કે વાત ન કહું આ અકળ કારણ છે એવું એમને કેમ થયું કે મનમાં એમ થઈ જાય કે વાત જાણે નથી કહેવી ઘણા કારણો હોઈ શકે કદાચ કોઈ નારાજગી પણ હોય આગલા દિવસોની કોઈ નારાજગી હોય અથવા તો જે વાત કહેવાની છે એનો અર્થ સમજવાને બદલે કંઈ અવળો અર્થ જો સમજાઈ જાય એવી ભીતિ હોય તો પણ મનમાં એમ થાય કે વાત નથી કેવી પણ એ બાબત અકળ રહી જાય છે એ કારણોસર કંઈ ભેદ મળતો નથી કારણ કે એવી કોઈ વાત ખાસ કરીને મહારાજે નથી કહી કે જેથી કરીને અર્થનો અનર્થ સર્જાય અને જે કહેવા જેવી ન હોય જે વાત કરી છે એ કહેવા જેવી જ છે અને એ વાતનો અનર્થ થાય એવું જરાય પણ નથી છતાં શા કારણોસર અટક્યા છે એ કંઈ ફોડ પડતો નથી પણ જરૂર એટલું કહી શકાય કે છેલ્લું વાક્ય જે બોલ્યા કે અમને એમ થાય છે કે તમે અમારા છો માટે વાત કહીએ આની પાછળનો એક બહુ સુંદર ભાવ છે આપણે કોઈને એમ કહીએ કે ભાઈ આમ તો આ વાત કહેવા જેવી નથી પણ તું મારો છે ને એટલે હું તને કહું છું ત્યારે એ વાત સામાના હૃદયમાં બહુ ઊંડે સુધી ઉતરી જાય છે એમ શ્રીજી મહારાજે એવું તીર ખેંચ્યું છે કે શ્રોતાઓના છેક તળ સુધી ઉતરી જવું જોઈએ પોતાના બનાવી અને જે મીઠા શબ્દો કહેવા એ ગુરુએ હંમેશા ખ્યાલ રાખવા જેવો હોય છે તો મમ ભાવ પેદા કરીને મહારાજે એક વાતનો પ્રારંભ કર્યો બીજો અતિશય ગંભીરપણે રહીને જે વાતનો પ્રારંભ કર્યો એટલે આ વચનામૃત અતિશય મહત્વનું છે એને કથાવસ્તુ જોતા પણ લાગે છે કે અતિશય મહત્વનું છે પણ એવા જ આપણે છીએ કે આ આ વચનામૃતને મહત્વ બિલકુલ આપ્યું ન હોય એવું પણ દેખાય છે બીજા ઘણા વચનામૃતો લઈને સૌ સત્સંગીઓ સંતો ચોંટ્યા હોય છે પણ આ વચનામૃતને કોઈ જલ્દી ઉખેળતા નથી તો મહારાજે હજુ વાતનો એવો સરસ પાયો બાંધ્યો કે જુઓ બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય તોય એનો મનમાં અમને જો સંકલ્પ ન હોય તો જરાય ખરખરો નથી એટલે ઉપાધિ હોય બહાર ગમે તેટલી ઉપાધિ એટલે શું છે પદાર્થોનો યોગ છે પ્રવૃત્તિનો યોગ છે વ્યવહારનો યોગ છે પંચ વિષયનો યોગ છે સ્ત્રીયાદિકનો પ્રસંગ છે એ બધી ઉપાધિ છે એ ગમે તેટલી હોય પણ મનમાં જો સહેજે એ બાબતનો રાગાત્મક અંશ ન પેઠો હોય તો કોઈ વાંધો નથી અને જો સહેજ પણ કંઈક અંશ દેખાય મનમાં ઘાટ સંકલ્પ દેખાય તો એ ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે એક બહુ સાધક ભાવે આ વાત કરી પણ પછી તરત એમ કહ્યું કે અમને એટલે વિચાર આવ્યો કે જે ભગવાનના ભક્ત છે એમના હૃદયમાં જે કંઈ વિક્ષેપ થતો હશે એનું કારણ શું છે ભગવાનના ભક્તનું અંતઃકરણ છે એ ઢોળાઈ જાય છે વાસનાઓના તરંગો ઉઠવા માંડે છે અંતઃકરણ અતિશય મેલું થઈ જાય છે અસ્થિર થઈ જાય છે અશાંત થઈ જાય છે તપી જાય છે અને વૃત્તિઓ કંઈ કાબુમાં રહેતી નથી તો આવો વિક્ષેપ જે થઈ આવે છે એવું ભગવાનના ભક્તના હૃદયમાં થાય છે અંતઃકરણમાં થાય છે તો એનું કારણ શું હશે એનો અમે તપાસ કર્યો તો શ્રીજી મહારાજે કહ્યું કે અમે એની તપાસને માટે મન સામું જોયું બુદ્ધિ સામું જોયું ચિત્ત સામું જોયું અને અહંકાર સામે જોયું આ ચાર અંતઃકરણ છે તો ચારે અંતઃકરણની સામે અમે નજર કરીને જોયું તો એ અંતઃકરણ વિક્ષેપનું કારણ નથી હા વિક્ષેપ જે થાય છે એ અંતઃકરણમાં થાય છે પણ પાછું એનું કારણ અંતઃકરણ નથી જેવી રીતે મન છે અંતર છે એ સુખી થાય છે દુખી થાય છે પ્રસન્ન થાય છે ક્યારેક મુરજાઈ જાય છે ચિંતામાં ડૂબી જાય છે ક્યારેક રાગ જાગે છે ક્યારેક વૈરાગ્ય જાગે છે આવું જે મન ટાળુંનું થાય છે એ દેખાય છે અનુભવાય છે પણ એનું કારણ એ મન પોતે કે અંતઃકરણ પોતે નથી આ શરીર છે એ શરીરમાં રોગ થાય છે એ અનુભવાય છે પણ એ રોગનું કારણ શરીર નથી એ રોગનું કારણ તો બહાર જે હવા પાણી અને ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ એના દ્વારા શરીરમાં રોગ પ્રવેશે છે એટલે રોગનું કારણ ક્યાં છે બહાર હવા પાણી અને ખોરાકમાં જ શરીરમાં રોગ દેખાતો હોવા છતાં શરીરમાં રોગ થતો હોવા છતાં રોગનું કારણ શરીર નથી આશ્રય સ્થાન જરૂર છે પણ ઉદ્ભવ સ્થાન એનું કારણ એ શરીર નથી એવી જ રીતે અંતઃકરણમાં આ બધી ડોળાશ દેખાય છે વિક્ષેપ દેખાય છે વાસનાના તરંગો લોઢ દેખાય છે તો એનું કારણ ક્યાંક બીજે છે પણ પોતે અંતઃકરણ નથી ઇન્ડિકેટર્સ જરૂર છે દર્શાય જરૂર છે એટલે તો એનું કારણ ક્યાં છે તો મહારાજ કે એનું કારણ તો પંચ જ્ઞાનેન્દ્રિયોમાં છે એને લીધે આ અંતઃકરણ છે એ ઢોળાઈ જાય છે અસ્થિર થઈ જાય છે વિક્ષિપ્ત થઈ જાય છે ઉદ્વિગ્ન થઈ જાય છે અંતઃકરણનો એટલો જ વિચાર વાંક છે કે ગાફલ થઈ જાય છે એટલે કે અસાવધાન થઈ જાય છે જો કે એ કંઈ સામાન્ય હોય એનો વાંક નથી જ્યારે એ ગાફલ થાય છે ત્યારે જ પંચ જ્ઞાનેન્દ્રિયોની કંઈક ફાવટ થાય છે પણ એક સાધનાની દ્રષ્ટિએ સમજવા માટે આ રૂટિંગ બહુ સરસ છે તો એ ગાફલ થઈ જાય છે અંતઃકરણ કે હવે તો ભગવાન મળ્યા એટલે કંઈક કરવું રહ્યું નથી હવે તો હું આત્મજ્ઞાની થયો એટલે હવે મારે કંઈક કરવા રહ્યું નથી હવે તો હું સ્થિતિવાળો થઈ ગયો એટલે હવે મારે બીજું કંઈક ધ્યાન રાખવા જેવું રહ્યું નથી એવું ગાફલ પણ આ અંતઃકરણને આવી જાય છે એ મનમાંથી જ પેદા થાય છે એ ઇન્દ્રિયોમાંથી પેદા નથી થતું તો જે અંતઃકરણનો વિક્ષેપ પેદા થાય છે રાગનો સ્મૃતિ તૂટી જાય છે ભગવાનની અને વિષયોની સ્મૃતિ થવા માંડે છે એનું કારણ મહારાજ કહે પંચ જ્ઞાનેન્દ્રિયો છે જાજો વાંક એનો છે પંચ જ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ઘ્રાણ આ પાંચ છે હવે એક વાતની સ્મૃતિ આપું કે પ્રથમનું આઠમું વચનામ્રત આપણે જ્યારે જોયેલું ત્યારે ઇન્દ્રિયોને અંતઃકરણનો શો સંબંધ છે એની વિસ્તારથી ચર્ચા થઈ ચૂકી છે એટલે અહીંયા એનો વિસ્તાર કરવો જરૂરી નથી પણ એકદમ ટૂંકમાં આપણે ત્યાં જોયેલું કે અંતઃકરણ છે એ ગોડાઉન છે અને પંચ ઇન્દ્રિયો પંચ કર્મેન્દ્રિયો એ બધો માલ લાવી લાવીને કોઠારમાં ગોડાઉનમાં ભરે છે એટલે જેવો માલ લાવે છે એવું ગોડાઉન થઈ જાય છે ગોડાઉનનો કશો દોષ નથી લસણ ડુંગળી ભરો તો ગોડાઉન એવું ગંધાય અને કસ્તુરી કેસર ભરો તો ગોડાઉનમાંથી એવી સુગંધ આવે પણ એ બધો માલ લાવનાર ઇન્દ્રિયો છે ગોડાઉન પોતે ક્યાંય ખરીદ કરવા માટે બજારમાં જતું નથી ઇન્દ્રિયો બજારમાંથી સંસારની બજારમાંથી માલ લાવી લાવીને ગોડાઉનમાં ભરે છે અને પરિણામે ગોડાઉન સુગંધી અથવા દુર્ગંધિત થાય છે તો એ ગોડાઉન છે અંતઃકરણ અને આ ઇન્દ્રિયો છે એ માલ લાવે છે એમાં માલની પસંદગી આ પંચ જ્ઞાનેન્દ્રિયો કરે છે આ લેવા જેવું છે અને માલને ઉપાડી ઉપાડીને લાવવાનું કામ પંચ કર્મેન્દ્રિયો કરે છે એ ઢોરની જેમ ભાર વહન કરે છે અને આવી રીતે માલ ભરાય છે તો પંચ જ્ઞાનેન્દ્રિયો એ વિષયોનો એવો કંઈક માલ લાવે છે જેથી કરીને અંતઃકરણ ડોળાઈ જાય છે મધ્યના બીજા વચનામૃતમાં પણ મહારાજે સુંદર રીતે સમજાયું છે કે વિષયોની ઉત્પત્તિ એ અંતઃકરણમાંથી નથી એ તો ઇન્દ્રિયો દ્વારા એ અંદર આવે છે અને વિષયો ભરાય છે જેવી રીતે બહાર ટાઢ તડકાનો અનુભવ થાય શરીરને પછી એ ટાઢ તડકો શરીરની અંદર પેસી જાય ત્યારે આપણે એને કહીએ છીએ કે એને લૂક લાગી ગઈ છે એને હિમ લાગી ગયું છે પણ પહેલા બહાર બધો અનુભવ થાય છે અને પછી શરીરમાં ઉતરી જાય છે એવી રીતે વિષયોનો સારો નબળો જોગ પેલા ઇન્દ્રિયોને બહાર થાય છે અને એ દ્વારા એ અંદર ઘૂસી જાય છે તો આ રીતે અંતઃકરણ અને ઇન્દ્રિયોનો જોડ છે એટલે કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિયોનો વિશેષપણે વાંક છે સમજી લઈએ કે એક સરસ મજાનું સ્વચ્છ નીર ભરેલું સરોવર હોય પાણીનું હવે એમાં ગટરનું પાણી ભળે તો શું થાય જે સ્વચ્છ નિર્મળ અને પવિત્ર જળ હતું એ પવિત્ર જળ ગંદુ થઈ ગયું અને દુર્ગંધયુક્ત થઈ ગયું કારણ કે ગટરનું પાણી ભળી ગયું એવી રીતે આ પંચ જ્ઞાનેન્દ્રિયો છે એ પંચ વિષયનો ખરાબ કચરો લાવી લાવીને આ અંતઃકરણ શાંત છે એમાં નાખે છે પંચ વિષયોની જે દુર્ગંધયુક્ત વૃત્તિઓ છે માલ છે એને લાવી લાવીને અંતરમાં ઠલવે છે એટલે પછી સ્થિર અંતઃકરણ નિર્મળ અંતઃકરણ પણ ડોળાઈ જાય છે જેનું સ્વચ્છ સરોવર પણ ગંદુ થઈ જાય છે અને ગંધાઈ ઉઠે છે અને વિક્ષિપ્ત થઈ જાય છે તો હવે આપણે ભગવાનને માટે અને એમને માર્ગે ચાલ્યા છીએ તો અંતઃકરણ નિર્મળ રહે એવી ઈચ્છા છે જો એવી ઈચ્છા હોય અંતઃકરણ નિર્મળ રહે અખંડ ભગવાનની સ્મૃતિ રહે અંતઃકરણ સ્થિર રહે એવી જો વૃત્તિ હોય ખરેખર વૃત્તિ હોય તો હવે ત્યાં પંચ કર્મેન્દ્રિયો દ્વારા પંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ ગટર જેવું પાણી અંદર ભળે છે સંસારનો કચરો ભળે છે એના ઉપર ધ્યાન રાખવાની જરૂર છે જો કચરો ન ભળે તો અંતઃકરણ ક્યારેય વિક્ષિપ્ત દશાને પામતું નથી અત્યારે આપણે એકદમ સ્થિર છીએ શાંતિથી કથા વાર્તા સાંભળીએ છીએ કોઈ વિક્ષેપ નથી પણ એક બહારથી તમારો છોકરો આવીને કાનમાં એમ કહે બાપા આપણું ઘર સળગ્યું તો વિક્ષેપ તુરત થઈ ગયો ઇન્દ્રિયો દ્વારા એ જે કંઈ પ્રવાહ ગયો એમણે આપણા અંતઃકરણને ડોળી નાખ્યું જ્યાં સુધી કોઈ કહેવા ન આવ્યું હોત અને ઇન્દ્રિયોએ એ માલ લઈને અંદર ન નાખ્યો ત્યાં સુધી ભલે આખું ઘર બળીને ભસ્મ થઈ જાય તો આપણે લેરમાં હોત જો બહારગામ ગયા હોય ને પંદર દિવસે પાછા આવીએ તો પંદર દિવસ પહેલા સળગી ગયેલું ઘર આપણને દુખી ન કરી શકે આપણે આનંદમાં જ રહીએ એટલે પંચ કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિયો એ દ્વારા એ જે ગટરનું પાણી આવે છે એના ઉપર ધ્યાન રાખવાની રોક લગાવવાની એની શુદ્ધિ રાખવાની ખાસ મહારાજે અહીંયા ભાર મૂક્યો એટલે આ વચનામૃત છે એમાં ખાસ ત્રણ મુદ્દાઓ છે પહેલો મુદ્દો છે આહાર શુદ્ધિનો બીજો મુદ્દો છે સંગ શુદ્ધિનો અને ત્રીજો મુદ્દો છે અમારા આચરણ પ્રમાણે કોઈ આચરણ કરવું નહીં એટલે વાદ લેવો નહીં આ ત્રણ મુદ્દા ઉપર સંપૂર્ણ વચનામૃત છે ત્રણેય એકદમ મહત્વના છે તો હવે જે આહાર શુદ્ધિની વાત કરે છે પંચેન્દ્રિયોના આહાર શુદ્ધિની કે જ્યાંથી હવે વિક્ષેપ અંતઃકરણમાં ભરાય છે તો વિગત વિગત પ્રમાણે મહારાજે બહુ સરસ સ્પષ્ટીકરણ આટલું સ્પષ્ટીકરણ આપને કોઈ શાસ્ત્રમાં નહીં મળી શકે એટલું સુંદર સ્પષ્ટીકરણ એટલી સરળ ભાષામાં મહારાજે સમજાવ્યું છે તો પહેલી બાબત એ કહે છે કે આ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે નાના પ્રકારના એટલે વિવિધ પ્રકારના જુદા જુદા એ જુદા જુદા ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે બસ આહાર વિજ્ઞાન છે આ એ જમાનામાં પણ મહારાજ કેટલી સુંદર વાત કરે છે ભોજન ભોજન પ્રત્યે સ્વાદ જુદો છે એને આપણે જાણીએ છીએ બે આ આ ખાટું છે આ તીખું છે આ કડવું છે એ ભોજનનો સ્વાદ જાણીએ છીએ ભોજનનો ગુણ પણ જાણીએ છીએ કે આ ગુણ છે એ શરીરને પોષણ આપે છે આ ગુણને લીધે આપણને મનમાં શાંતિ થાય છે આ ગુણને લીધે શરીરમાં શક્તિ આવે છે પુષ્ટિ આવે છે એવો આહારનો ગુણ અને સ્વાદ આપણે જાણીએ છીએ પણ એમાં સમજવા જેવું એ છે કે આહારમાં સ્વાદ છે અને આહાર આહાર પ્રત્યે ગુણ પણ છે ઉપલબ્ધ જાણીએ છીએ શરીરગ્રસ્ત કઈ રીતે કે આપણને સરસ મજાનું કોઈ સ્વાદિષ્ટ ઠંડુ પીણું આપે તો એકદમ શરીરમાં ઠંડક થાય છે અને આપણે જાણીએ છીએ અને અનુભવીએ છીએ અને સ્વાદ પણ સુંદર આવે છે અને આપણે એમ કહીએ છીએ કે બહુ સરસ છે વધારે લાવો મજા આવી તો શરીરમાં ગુણ પ્રવર્ત્યો મહારાજે શબ્દ વાપરો છે કે આહારનો ગુણ અંતઃકરણમાં અને શરીરમાં પ્રવર્તે છે આપણે શરીરમાં પ્રવર્તે છે એટલું જ જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ અંતઃકરણનો જે ફેરફાર થાય છે એને આપણે જોઈ શકતા નથી અને મોટા ભાગના એને માનતા પણ નથી પણ આ એક સૂક્ષ્મ વિજ્ઞાન છે શરીરમાં શીતળતા આવી પેટમાં ઠંડક આવી એવી જ રીતે મન પણ માનસિક પણ શાંતિ થાય છે માનસિક જે શાંતિ થાય છે એને અંતઃકરણને બહુ ફર્ક છે માનસિક શાંતિ થાય છે એ પણ ફિઝિકલી છે એ શરીરનો અંશ છે જેને બ્રેઇન કહી શકાય પણ માઇન્ડ અલગ વસ્તુ છે એમ મન જે વિચારો છે એમાં ફેરફાર થાય છે ત્યાં સુધી આ ડીપ છે કોઈ આહાર લઈએ તો મન શાંત થાય છે ઔષધિ લ્યો મન શાંત થાય છે અમુક દવા લ્યો તો મન શાંત થઈ નિદ્રા આવે છે પણ વિચારોમાં પછી શું પરિવર્તન આવે છે એ આપણને કંઈ જાણવા મળતું નથી ઉષ્ણ મસાલાવાળો તીખો તેજ ગરમ ખોરાક લઈએ તો શરીરમાં પેટમાં દાહ આવે છે અને શરીર ગરમ થઈ જાય છે એ આપણે અનુભવીએ છીએ મરચું ખવાઈ ગયું હોય તો એકદમ ધુમાડા નીકળી જાય છે આંખોમાંથી પાણી આવવા માંડે છે આંખો લાલ થઈ જાય છે સુસવાટા બોલવા માંડે છે અને પાણી ઉપર પાણી પીવા માંડીએ છીએ એ આપણે જાણીએ છીએ એ મનનો પણ એટલે કે મસ્તિષ્કનો ફેરફાર થયો છે પણ એ અંતઃકરણ પણ ફરી જાય છે એના માટે એક સુંદર એક દ્રષ્ટાંત આપ્યું કે લીલાગર ભાંગને જો પ્રભુનો ભક્ત હોય તોય પીવે તો એને કેફે કરીને વર્તમાનની પણ ખબર રહે નહીં પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં આ એકદમ સોલિડ દ્રષ્ટાંત આપ્યું લીલાગર ભાંગ એટલે કે સમજો દારૂ પીએ કોઈ તો એના શરીરમાં પણ ફેરફાર થઈ જાય છે શરીર એનું રુધિરાભેષણ એનું તાપમાન એની આંખો એનો ચહેરો એ બધું જ ફરી જાય છે અને શરીરનો કાબુ પણ જતો રહે છે મસ્તિષ્કમાં પણ ફેરફાર થઈ જાય છે એટલે કે એનો કાબુ નથી રહેતો એ પણ અનુભવી શકાય છે પણ હવે જેને માઇન્ડ કહેવાય છે અંતઃકરણ કહેવાય છે એમાં પણ શરાબની અસર પહોંચે છે એ આ જ દ્રષ્ટાંતથી આ જ ખોરાકથી જોઈ શકાય કે શરાબી માણસની વિકૃતિઓ નજર સામે જોઈ શકાય છે વિચારો બદલી જાય છે અને જે કામોત્તેજકતા એનામાં આવી જાય છે મા બેન દીકરીનો ભાન નથી રહેતું તમે જોજો આજે ઘણી યુવાન છોકરીઓને ખોટા રસ્તે લાવવા માટે ખોટા માણસો સૌ પ્રથમ ડાઇનિંગ ટેબલ ઉપર એને પીણા પીવડાવે એમાં અમુક વસ્તુઓ પીવડાવી દે છે તો જે મહિલા ક્યારે આધીન થવા માટે માનતી નથી એ થોડું પીધા પછી તુરત જ એ પોતે વિકૃત થઈ જાય છે જો વિચારો બદલી ગયા વાસનાઓ ઉભરી આવી છેક એનો ગુણ અંતઃકરણમાં પ્રવેશી ગયો અને અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખ્યું આ આહારનો ગુણ છે જે એનો ભાગ ભજવે છે અને આ બહુ વિદ્યા સંશોધિત થયેલી બહુ જૂની છે છેક છાંદોક્ય ઉપનિષદમાં આની સુંદર રજૂઆત છે કે આપણે જે ભોજન કરીએ છીએ એ ભોજન અન્નમ અશિતમ ત્રેધા વિધીયતે જે ભોજન ખાય છે ને એના ત્રણ પ્રકારો ગણાવે છે અન્નમ અશિતમ ત્રેધા વિધીયતે તસ્ય ય સ્થવિષ્ઠો ધાતુસ તત ભવતી યો મધ્યમસ્તન માંસમ યો અનિષ્ઠસ્તન મન આપણે જે ખોરાક લીધો એમાંથી જે સ્થૂળ ભાગ છે એનો મળ થઈ જાય છે અને બહાર નીકળી જાય છે એનો જે મધ્ય ભાગ છે એમાંથી શરીરનું માંસ બને છે ઉપનિષદનું વિજ્ઞાન જુઓ અને જે સૂક્ષ્મ અંશ છે એનું મન બને છે આપણું મનનું જે સર્જન થાય છે એ આપણા સૂક્ષ્મ આહારના અંશમાંથી જ થાય છે હવે હવે વિચારીએ કે કેટલી આપણે આહારની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ આપણે ખાલી શરીરના માંસ સુધી સમજી શકીએ છીએ પણ આહારમાંથી જ મન નિર્મિત થાય છે એટલા માટે એ અન્ન કેવું છે કેવું પવિત્ર છે કેના સ્પર્શી થયેલું આવેલું છે કોણે બનાવેલું છે એ બધા સૂક્ષ્મ અંશો છે ને એમાંથી આપણું મન નિર્મિત થાય છે ને એ જ પ્રમાણે વિચારો બને છે એટલે આહાર છે એ અતિશય ધ્યાનપૂર્વક લેવો જોઈએ એમાં કોઈ ના પાડી શકે નહીં આ સૂક્ષ્મ વિજ્ઞાન છે એક માં પોતાને ઘેર રસોઈ બનાવતી હોય તો એને બાળકો ઉપર પ્રેમ છે એટલે જ્યારથી એ શાકભાજીની ખરીદી કરશે ત્યારથી એના બાળકોના પ્રેમને લીધે ખરીદી કરશે સારું સારું ખરીદશે સુધારશે તો પણ પ્રેમથી સુધારશે રસોઈ બનાવશે તો પણ એ પ્રેમથી રસોઈ બનાવશે જમાડશે તો પણ પ્રેમથી એમને જમાડશે આવું પ્રેમપૂર્વક રંધાયેલું પીરસાયેલું ભોજન આપણામાં પ્રેમનું સર્જન કરે હવે બજારું જે ખાણા પીણા હોટેલા રેસ્ટોરન્ટમાં જે કોઈ જમવા જાય તો એમાં ત્યાં કઈ કાકો આપણા માટે પ્રેમ રાખીને બેઠો છે અને એમાં કઈ પવિત્રતા છે જ્યારથી ખરીદી કરે ત્યારથી જેમ સસ્તું પડે એવી જ રીતે એને ધ્યાન છે અને રસોઈ બનાવે ત્યારે એમની મનની વિકૃતિઓ એના શરીરના મળ એના મનના મળ એ બધી જ વસ્તુઓ એ રસોઈની અંદર ઉતરે છે અને પરિણામે એ ભોજન જમનારાનું મન ક્યારેય ભગવત ચિંતનમાં સ્થિર થઈ શકતું નથી આ અતિશય હંડ્રેડ પર્સન્ટેજ પ્યોર બાબત છે જેને અધ્યાત્મને માર્ગે ચાલવું છે એને કોઈના અપવિત્ર સ્પર્શિત અન્ન જ્યાં સુધી ખાશે ત્યાં સુધી એને ભગવત સ્મૃતિની મીઠાશ મળવાની નથી એકસો એક ટકાની વાત છે આ વિજ્ઞાનને કોઈ ખોટું ન પાડી શકે તો એક વસ્તુ જુઓ એકલ શૃંગી કઈ ઊંચી સ્થિતિને પહોંચી ગયા હતા કે જેને સ્ત્રી પુરુષનો ભેદ નહોતો રહ્યો આપણે કોઈ એવા છીએ કે સ્ત્રી પુરુષનો ભેદ જ રહ્યો નથી સવાર સાંજ ક્યારે ફરી જાય એ પણ એને ખબર નહોતી રહેતી એવા અતિશય બ્રાહ્મી દશીમાં એકલ શૃંગી જીવતા હતા એવા આપ સૌ છો તો એવા એકલ શૃંગીએ પોતાના આશ્રમમાં એકવાર વૈશ્યા આવી અને વૈશ્યાએ એકલ શૃંગીને પાડવા માટે જ પોતાની સાથે લાવેલી મેવા મીઠાઈ એ એકલ શૃંગીના મોઢામાં મૂક્યા એકલ શૃંગીએ એ ભોજન લીધું લીધાની જે અસર બની કે આટલી બ્રાહ્મી દિશા દશામાં વર્તનારો એકલ શૃંગી વૈશ્યાની પાછળ ગયો પણ ખરો અને રોમપાદ રાજાની નગરીમાં જઈને વિવાહ કર્યો અને સંસારી થઈ ગયા કેટલી ઊંચી સ્થિતિએથી ક્યાં સુધી ઉતરી ગયા એના પ્રમાણો ઠેર ઠેર પડ્યા છે તો આપણા જીવનમાં પણ શું થાય છે કે એકાદ દિવસ વ્રત તપ જપ કર્યું ચાતુર્માસ રહ્યા ખૂબ મનને શુદ્ધ કર્યું ધ્યાન ધારણા ભજન કર્યું પણ વળી પાછું ક્યારેક એ વ્રત પૂરા થાય પછી ક્યારેક એવું ગળચી લઈ છે એટલે જે પાછું આપણું ફ્લોર હતું ને ત્યાં ધબ દઈને આવીને પડી જાય છે એટલે પોઝિશન વર્ષો પછી પણ એવી ને એવી જ રહે છે એનું મૂળ કારણ આહાર છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે સુકૃતો હટી જાય છે હા ઘણા એમ કહેતા હોય તો આપણે કઈ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે કઈ બુદ્ધિ ભ્રષ્ટ નથી થતી ભાઈ અર્થ સમજી લ્યો બુદ્ધિ ભ્રષ્ટ થાય છે મતલબ કે બુદ્ધિ નાશ નથી થઈ જતો બુદ્ધિ તો જે તમારી તેજ હોય સંસારમાં ચાલતી હોય અભ્યાસમાં ચાલતી હોય આ બધા માંસાહારી શરાબી મદ્યપાની લોકો દેશ વિદેશની અંદર મોટા મોટા મહિનતમ કાર્યો અને વહીવટો કરે છે બુદ્ધિનો નાશ નથી થઈ જતો કાંઈ જે કોઈ વૈજ્ઞાનિકો છે અતિશય મોટી શોધ સંશોધનો કરે છે કઈ બુદ્ધિ નાશની વાત નથી બુદ્ધિ ભ્રષ્ટની વાત છે અને ભ્રષ્ટતાની એ વાત છે કે જે ઈશ્વર પથ તરફ ગતિ થતી હોય એ પથ ભ્રષ્ટ થઈ જાય છે હવે એની બુદ્ધિ છે એ સંસારના વિષયોમાં ચાલવા માંડશે પણ ઈશ્વરનો અનુરાગ એના જીવનમાંથી ઘટી જશે એ ભ્રષ્ટતાની વાત છે બાકી બાપલા તમ તમારે બુદ્ધિની તેજ ધાર કાઢ્યા જ કરો એને અને આને કંઈ લેવા દેવા નથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે વિષયોમાં વૃત્તિ ડૂબવા માંડે છે એ પથભ્રષ્ટ થઈ એ આહારે આહારનો ગુણ ભજવો હા કદાચ ઘણા એમ કહેતા હોય કે અમે આ બધું ખાય છે છતાં તમે જેમ કહો છો એમ અમારી કંઈ બુદ્ધિ કંઈ વિષયોમાં લોલુપને ડૂબેલી નથી એ પણ એ પણ સમજવાનું છે કે તમે કદાચ એમ કહો છો પણ એમાં બુદ્ધિની વિપરીતતા પણ જોવાની છે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એટલે બુદ્ધિ વિપરીત થાય છે કઈ રીતે એવા જે છે આહાર દૂષિત થયેલા તમને બૌદ્ધિક લોકો મળશે પણ એમને ન તો પછી ઈશ્વરમાં શ્રદ્ધાર્ય છે ન તો આત્મતત્વમાં શ્રદ્ધાર્ય છે ન તો કોઈ શાસ્ત્રમાં શ્રદ્ધાર્ય છે ન મોક્ષ તત્વમાં શ્રદ્ધાર્ય છે લેખન પઠન બધું તમને આધ્યાત્મિક જ લાગશે શાસ્ત્ર ઉપર જ વિવરણો લખાશે ગ્રંથો લખાશે પણ મૂળ જે ઈશ્વર તત્વમાં આત્મ મોક્ષ પથમાં જે એની નિષ્ઠા હોવી જોઈએ નિષ્ઠા ખલાસ થઈ જાય છે એ મૂળભૂત રીતે એનું કારણ આહારની અશુદ્ધિ છે એ તો આપણે સ્વીકારવું જ પડે ફરીથી ઉપનિષદ એ છાંદગ્ય ઉપનિષદનો છઠ્ઠો અધ્યાય અને સાતમો અધ્યાય બહુ સુંદર આ બાબતની છણાવટ કરે છે તો સાતમા અધ્યાયમાં ફરીથી આટલા વિસ્તાર પછી બહુ જ અચલ સિદ્ધાંત મૂક્યો અને એમ કહી શકો કે એ મંત્રનો વિસ્તૃતપણે ભાષ્યાર્થ શ્રીજી મહારાજે અહીંયા કર્યો છે તો એ મંત્ર શું છે આહાર શુદ્ધો સત્વશુદ્ધિ સત્વશુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ આહાર શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે આહાર શુદ્ધો સત્વ સત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે ધ્રુવા સ્મૃતિ અચલ સ્મૃતિની પ્રાપ્તિ થાય છે એક સ્મૃતિનો અર્થ એ થાય આહાર શુદ્ધ થાય અંતઃકરણ શુદ્ધ થાય અંતઃકરણ શુદ્ધ થતા સ્વ સ્વરૂપની એને સ્મૃતિ થઈ આવે છે આપણી સ્મૃતિ ભૂલાઈ ગઈ છે ને હું કોણ છું આપણે ભૂલી ગયા છીએ પણ જેટલી જેટલી આહારની શુદ્ધિ થતી જાય છે એટલો એટલો માણસને આત્મતત્વ તરફ પાછો ફરે છે અને પોતાની ખોવાયેલી સ્મૃતિને તુરંત પ્રાપ્ત કરે છે ઓહો હું હું તો બ્રહ્મ તત્વ છું બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી ભગવાનનો ભક્ત છું આવી સ્મૃતિને પ્રાપ્ત કરે છે ભગવત સ્મૃતિને પ્રાપ્ત કરે છે આ આહાર શુદ્ધિનો પાયો છે તમ તમારે ચિંતનાત્મક પૂર્વક જેટલું લખવું હોય એટલું લખી શકો છો બુદ્ધિ નાશની વાત નથી બુદ્ધિ ભ્રષ્ટતાની વાત ઉપનિષદની વિદ્યા કરે છે અને એ જ વિદ્યાની વાત શ્રીજી મહારાજ કરે છે ઉમરેઠની અંદર બનેલો પ્રસંગ આપને જણાવું ઉમરેઠ છોટી કાશી જેવી નગરી ગણાય વિદ્વાનો ખૂબ વસે અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે થોડો શાસ્ત્રાર્થ કરવો એવું ત્યાંના વિદ્વાનોએ નક્કી કરેલું બધા જ પંડિતો ભેળા થયા અને શાસ્ત્રાર્થ કરવા માટે નિત્યાનંદ સ્વામીને મોકલવામાં આવ્યા દિગ્ગજ પંડિત છે વિજયી પંડિત એ નિત્યાનંદ સ્વામી આ ઉમરેઠના વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થનો પ્રારંભ કરે છે એ વખતે સારા એ ભારત વર્ષમાં નિત્યાનંદ મુનિને કોઈ હરાવી શકે એવો પંડિત હયાત નહોતો એમ કે કોઈ માયુનું દૂધ ધાવીને મોટો થયો નહોતો એમ કહી શકો એવા વિદ્વત પણ આજે બન્યું શું કે જેમ જેમ શાસ્ત્રાર્થ ચાલ્યા કરે નિત્યાનંદ સ્વામી તર્કબદ્ધ દલીલો આપવા જાય છતાં પણ એમની ધાર કુંઠિત થાય અને વિદ્વાનો સફેદ જણાય નિત્યાનંદ સ્વામીને એમ થાય કે હું આ બધું વ્યવસ્થિત સમજી શકું છું છતાં પણ શું આવરણ છે કે જે વિદ્વાનોને બળ પ્રેરે છે અને મને થોડો રોકી રાખે છે આવી રીતે દિવસો ગયા છે નિત્યાનંદ સ્વામી વિજય મેળવી નથી શકતા હવે આમાં તો સંપ્રદાયના ગૌરવની વાત છે વ્યક્તિગત નથી નિત્યાનંદ સ્વામી દુઃખી થઈ ગયા કે મહારાજ આનું કારણ જડતું નથી અને પેલા બધા પંડિતો ગેલમાં આવી ગયા કે સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે સિદ્ધ થતા જ અમે એમનો ધજાગરો કરીશું કસમકસ જામી નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને ખબર મોકલાવ્યા કે સ્વામીને પૂછો કે આનું કારણ શું છે હું માની નથી શકતો કે હું આ પંડિતોને હરાવી ન શકું અને આપણો સિદ્ધાંત રજૂ ન કરી શકું પણ કારણ શું છે મને કૃપા કરીને બતાવો ગોપાલાનંદ સ્વામીને ખબર કર્યા ગોપાલાનંદ સ્વામી તો યોગ દ્રષ્ટા છે એમણે ખબર મોકલા કે નિત્યાનંદ સ્વામીને કહેજો કે નગરમાંથી જે ભિક્ષાનું અન્ન આવે છે એમાં થોડું દૂષિત અન્ન છે એ દૂષિત અન્ન જોજો નિત્યાનંદ સ્વામી જેવા સંત પુરુષની બુદ્ધિની આ ઘેરાવની વાત છે તો પછી હું તમે કઈ બજારના મૂળા છીએ દૂષિત અન્ન ભિક્ષામાં આવે છે અને હા ભિક્ષા લેવા માટે સાધુઓને પણ એક સૂચન કરવામાં આવ્યું છે કે પવિત્ર ઘરની જ ભિક્ષા ગ્રહણ કરવી આ ધ્યાન રાખવાનું હોય છે ખુદ શંકરાચાર્ય મહારાજે પણ આ વિધિ નિષેધમાં મૂક્યું છે તો ભિક્ષાનું અન્ન થોડું દૂષિત છે એટલે એ અન્ન બંધ કરો હરિભક્તોને ત્યાંથી પવિત્ર અન્ન લાવી રસોઈ પકાવી ઠાકોરજીને અર્પણ કરી અને ભોજન કરો બધા જ આવરણો હટી જશે અને એ પ્રમાણે ભિક્ષાનું અન્ન બંધ કર્યું પવિત્ર ગૃહસ્થ હરિભક્તનું અન્ન લેવામાં આવ્યું રસોઈ બનાવી અને સંતો જેમાં બીજે દિવસે નિત્યાનંદ સ્વામીએ જય જયકાર કરાવી દીધો ઉમરેટની બજારમાં તો આ આહારનું પરિણામ ઐતિહાસિક ઘટના છે આ કોઈ લલ્લુ ચપ્પુને મનાવવાની વાત નથી હો કે તમે આહાર શુદ્ધિ રાખો કે ન રાખો કુવામાં પડો પણ શાસ્ત્રની અને જે સત્ય ઔપનિષદિક જે વિદ્યા છે એની આ આપણે મનન ચિંતન કરીએ છીએ જેને જિજ્ઞાસા છે ને ભગવાનને માર્ગે આગળ વધવું છે એના માટે તો મહારાજે ના પાડી દીધી છે કે હું જે વાત કહું છું એ વાત પ્રમાણે જે વર્તશે એ જ મુક્ત થશે બીજો કોઈ રસ્તો જ નથી કોઈ ડોર બીજું નથી પછી ભલે તમે ચાર વેદ ભણી જાઓ ષટશાસ્ત્ર સાંખ્ય યોગ ન્યાય મીમાંસા આદિ ભણી જાઓ અઢાર પુરાણ ભાવ એટલે શ્રીમદ ભાગવત સહિત અઢાર પુરાણને ભણી જાઓ કે પછી મહાભારત જેવા ઇતિહાસને ભણી જાઓ સંપૂર્ણપણે ભણી જાઓ એનું શ્રવણ કર્યા કરો એના સંપૂર્ણ અર્થને જાણી જાઓ છતાંય પણ મુક્ત નહીં થાવ કોઈ મુક્ત નથી થયો કોઈ થશે પણ નહીં મુક્ત થવું હોય તો આ એક જ રસ્તો છે એ કયો કે જે હું કહું છું એ જ એ પ્રમાણે જે આચરણ કરશે એ જ મુક્ત થશે જે કોઈ થયા છે આ પ્રમાણે જ રહીને થયા છે એવી હું સત્ય મહત્વની વાત કહું છું આનો અર્થ કંઈ શાસ્ત્ર અભ્યાસ છે ને ખોટો પાડવાની વાત મહારાજ નથી કરતા તેમ શાસ્ત્રોને પણ ખોટા પાડવાની વાત મહારાજ નથી કરતા એટલા માટે કહે છે કે શાસ્ત્રોને ભણી ભણીને જો આચરણમાં ન આવે તો એ શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ બોજો છે ભાર છે અને ભાર તો આપણને ગમે તે રીતે ડૂબાડે નદી નાનકડી હોય તરવું હોય પણ માથા પર મોટો મોટ ચડાવ્યો હોય તો તરી અકવાના છીએ ડૂબી જવાના એમ શાસ્ત્ર તો ઉલટાનો જો આચરણમાં ન હોય તો બોજ બને ભાર બને અને ડૂબાડી દે આજીવિકાનું સાધન જરૂર બની જાય પણ વર્તનમાં ન આવે તો મિથ્યા થઈ જાય એ શાસ્ત્રોમાં પણ જે વર્તનની વાતો કરી છે આચારની વાત કરી છે એ આચારના પણ સારના સાર અંશ રૂપ મહારાજે અહીંયા રજૂઆત કરી છે એટલા માટે અતિશય મહત્વની વાત છે અને આહાર શુદ્ધિની જે વાતનો પ્રારંભ કર્યો છે એ એકલા ભોજન રસની વાત નથી એટલા માટે બહુ મહત્વની છે પંચેન્દ્રિયોના જે આહાર છે કોઈ બહુ શુદ્ધપણે છોડે થઈને પવિત્રપણે ભોજન કરે કોઈનું અડે નહીં આ નહીં તે નહીં પણ બીજી ચારેય ઇન્દ્રિયો જે નેત્ર છે કાન છે એ બધા છૂટા ફરે છે તો એની અંતઃકરણની શુદ્ધિ રહેવાની નથી તો નિત્યાનંદ સ્વામી આવી રીતે વિક્ષિપ્ત થયેલા એ આહારની અશુદ્ધિનું પરિણામ ગોપાળાનંદ સ્વામીએ દૂર કર્યું તો પહેલી બાબત આપણે જે રસના દ્વારા જે ભોજન સ્વાદ લઈએ છીએ એ ભોજન ભોજન પ્રત્યે જુદા સ્વાદ છે ને એક એક ભોજનમાં જુદો જુદો ગુણ છે એ ગુણ શરીરને પરત્વે પણ જુદો છે અંતઃકરણ પરત્વે પણ જુદો છે એટલે અપવિત્ર કોઈનું ભોજન રજસ્વલાનું સ્પર્શિત ભોજન ગાળા ચાળ્યા વગરનું ભોજન ઠાકોરજીને અર્પણ કર્યા વગરનું ભોજન અને અપવિત્ર માંસ શરાબ આદિથી સ્પર્શિત થઈ ગયેલું ભોજન એવા કોઈ મલિન પક્ષી પક્ષીઓથી સ્પર્શિત એઠું જૂઠું થઈ ગયેલું ભોજન આ મનની બુદ્ધિને વૃત્તિને બગાડે છે એટલે પહેલી બાબત છે રસની વાત મહારાજે શુદ્ધિ કરી કે ભોજન શુદ્ધ હોવું જોઈએ પછી બીજી બાબતની શુદ્ધિની વાત કરે છે કે જેવી રીતે રસ છે એવી જ રીતે આ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે તે જેવો શબ્દ સાંભળે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે હત્યારો જીવ હોય કોઈ કોઈ વ્યભિચારી પુરુષ કે કોઈ વ્યભિચારી સ્ત્રી કે લોક અને વેદની મર્યાદા લોપીને વર્તતો એવો કોઈ ભ્રષ્ટ જીવ એની જો કોઈ વાત સાંભળે તો જેમ ભાંગ પીવે અથવા દારૂ પીવે અને જેમ અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય એવી જ રીતે જીવનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે આ શબ્દ તો શબ્દે શબ્દે એનો સ્વાદ પણ અલગ છે એમ કહી શકાય અને ગુણ પણ અલગ છે અમુક શબ્દ સાંભળીએ તો આપણે હસી પડીએ છીએ અમુક શબ્દ સાંભળીએ છીએ આપણે તો રડી પડીએ છીએ આ શબ્દોના બધા ગુણ છે એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે ઘાવ હસાવે રડાવે ચિંતામાં મૂકે આ બધા શબ્દો છે એની અસર છે એટલે આવા પાપી પુરુષોના જે શબ્દો સાંભળવા એનાથી આપણી બુદ્ધિ વિકારી થવાની જે લોકો વિષયાભિલાષી છે એમની પાસે બેસીને એમની વાતો સાંભળીએ એટલે આપણને દેવ મંદિર કે ભગવતની સ્મૃતિ થાય ખરી અશ્લીલ ગીતોની કેસેટો વાગતી હોય અને અશ્લીલ ચર્ચાઓ થતી હોય એ શ્રવણ કરવાથી કોને ભગવાનની સ્મૃતિ રહે ગાંડા થઈ જાય છે અરે એક કોઈ એવું ગીત ચડ્યું હોય છે મહારાજથી તો અમારા સાધુ દાવે નામ ન લેવાય પણ એવા ગીત જ્યારે કોઈ જગ્યાએ બજારમાં વાગતા હોય છે તો જુવાનિયા આમ કહું ચેતના ગુમાવી જાય છે સાવ ગાંડા પાગલ જેવા થઈ જાય છે અર્થ શું છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને આજનો એવું અશ્લીલ આ બધું સાહિત્ય સાંભળી સાંભળીને આજનો યુવાન દીકરો પોતાના કુટુંબમાં પણ પવિત્ર દ્રષ્ટિ નથી રાખી શક્યો એના પરિણામો આમ જનતામાં દેખાય છે નહીતર આટલો હિન્દુ સંસ્કૃતિનો દીકરો આટલો મલિન ન હોય પણ અંતઃકરણ ભ્રષ્ટ થઈ ગયા છે તો જેને ભગવાનની ભક્તિ કરવી છે એમણે વિકારીજનોની વાત વ્યભિચારી લોકોની વાત જો સાંભળશે તો અંતઃકરણમાં બધો જ મેલ સંગ્રહિત થઈ જશે અને પછી હવે એવું શબ્દ એક જ વસ્તુ સાંભળો ને કોઈની સાથે ઝઘડો કર્યા પછી માળા કરવા બેસો ભજન થાય <laughs> એ બધી ગાળો જ યાદ આવે પારો ફરે ને નામને બદલે ગાળ આવે મોટી મસ પારે પારે ગાળ આવે એકસો ને આઠ ગાળોનું રટણ થાય પણ પ્રભુના નામનું રટણ ન થાય આ શબ્દ છે શબ્દને બાણ કહ્યા છે શબ્દ બાણ એ લાગે એટલે ખલાસ કરી નાખે પથારીની અંદર કુસકા પડી ગયા હોય તો પછી કોઈની તાકાત નથી સૂઈ શકે પથારીમાં ઊંઘ જ ના આવે એમ જો એ શબ્દ પડી ગયો એટલે પછી તો વિક્ષિપ્ત કરી જ નાખે ડોળાઈ જ જાય ને અમારે સાધુનું મંડળ જૂના જમાની વાત છે બજારમાં ચાલ્યું જતું હતું તો બન્યું એવું આગળ મોટા સાધુ હોય પછી એનાથી મધ્યમ કક્ષાના હોય પછી નાના નાના બચુડા હોય આવી રીતે સંત મંડળ ચાલતું હોય છે હંમેશા જેમ હાથીનું મદગજ જેમ ટોળું જતું હોય તો વડીલો આગળ હોય પાછળ પછી નાના નાના મદનિયા હોય એમ આ સંત મંડળ જતું હતું એમાં નાના સાધુ પાછળ હોય પણ એક સાધુ બહુ રૂપકડો હતો જેને તમે સ્માર્ટી કયો છો ને તો થોડો રૂપાળો હતો તો બૈરાઓ છે એ હંમેશા રૂપમ ભરયતે કન્યા મહિલાઓને રૂપ ઉપર નજર હોય છે એમ શાસ્ત્ર કહે છે તો આ સાધુને જોયો તો એનું રૂપ જોઈ અને સ્ત્રીઓ મનમાં સંઘરી નથી શકતી બટકણી બોલી હોય છે એટલે તરત જ એ બે ટોળે વળેલી છોકરીઓ એ બોલી ગઈ આ સાધુ થઈ ગયો આ તો આપણામાં શોભે એવો છે સંસારમાં શોભે એવો છે આમાં ક્યાં ઘૂસી ગયો આ શબ્દ બીજા કોઈ સંતોને કાને તો ન ગયા પણ આ પાછળ હતો ને એના માટે ઉચ્ચારાયા એના મનમાં એ આવી ગયા ઓહો હું તો સંસારમાં શોભો એવો છું હે અને હું આમાં ખોટો આવી ગયો છે બસ માંદો પડી ગયો મનથી માંદો પડી ગયો અને સંસારની વાસના લાગી ગઈ જો એક શબ્દ એના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખ્યું આસને ગયા ઉતારા થયા મંદિરે રહ્યા રાત પડે સાંજનું જમવાનું થયું છે પણ ના મારે નથી જમવું પાથરીને સૂઈ ગયો ગુરુએ જઈને બોલાવ્યો કે ભાઈ તું જમી લે થોડું તો કરના મનમાં નથી મજા કઈ નથી એ તો એ રામ જાણે ભાઈ એક દિવસ ગયો બીજો દિવસ ગયો પણ આમથી આમ પડખા ફરે અસ્વસ્થ ખાઈ પીએ નહીં મનમાં મુંજારો કહો મારે ઘરે જતું રહેવું છે પરણવું છે હું તો સંસારને યોગ્ય છું અહીંયા ખોટો ભરાયો છું બે ત્રણ દિવસ સુધી સંતો મથે પણ પેલો બોલે નહીં શું છે પણ ગુરુ હતા ને એમણે પછી કોઈને એમ કીધું કે ભાઈ જે હેતવાળા છે એને કાને મનાવો એની શું તકલીફ છે એ જાણો ત્યારે એને હેતે કરીને મનાવતા મનાવતા પછી જયારે જાણ્યું ત્યારે કહ્યું કે બસ મારે ઘેરે જવું છે એટલે ત્રણ દિવસ પેલા તું કેટલા વૈરાગ્યના પદ બોલતો હતો નિષ્કુળાનંદ કાવ્ય બોલતો હતો કેવી કેવી વૈરાગની વાતો કરતો હતો અને આ ત્રણ દિવસમાં તને શું થઈ ગયું બસ જે થઈ ગયું ઘરે જવું છે રહી જા અત્યારે તને વેગ છે દુખી થઈ સંસારમાં બહુ લાડવો નથી જે હોય ઘરે જવું છે માયનો મનાય નહીં પણ સંતો થોડા ઊંડા ઉતર્યા કે આને કોઈનો કુસંગ થયો છે આવું લાગ્યું કેમ એ મનાવતા મનાવતા છેલ્લે એમ વાત નીકળી કે આવી રીતે આ બહેનો બોલ્યા અને મને આ જરા મનમાં લાગી ગયું છે એટલે હવે મારે તો સંસારમાં જવું છે જવું છે જવું છે સંતોએ ખૂબ મનાવ્યા પણ એ સાધુરામ રહ્યા નહીં સંસારી થયા ઘરે બારે પણ થયા અને સંસારમાં ડૂબી ગયા એક શબ્દ અંતઃકરણને પથ ભ્રષ્ટ કરી નાખે આ વચનો ખોટા નથી એટલે કાન એવી ચીજ છે કે જેને બંધ કરવી બહુ તકલીફ છે આંખને બંધ કરી શકાય દોર આપ્યા છે પણ કાન એવો છે કે એની અંદર તો શબ્દ જાય જાયને જાય જ ઘણીવાર આપણે ન સાંભળવું હોય ને કાનમાં આંગળી નાખીએ ને તો ધીમું ધીમું પણ સંભળાય તો જાય જ એટલે બહુ મુસીબત છે એટલે અંતઃકરણને પવિત્ર રાખવા માટે બહુ જ જાળવવાની જરૂર તે બીજી બાબતની બીજો આહાર જે ઇન્દ્રિયનો એક ભોજનનો રસનો રસનાનો બીજો શ્રોત્રનો આહાર શબ્દ અને હવે ત્રીજી બાબતની શુદ્ધિની વાત કરે છે તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે તેમાં પાપી જીવનો જે સ્પર્શ છે તે જ ભાંગ દારૂના જેવો છે માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે સ્પર્શ સ્પર્શનું પણ વિજ્ઞાન છે આપણે જાણીએ છીએ કે રોગ છે એ સ્પર્શથી લાગે છે કે નહીં અમુક જે ચેપી રોગ છે એને તો વિજ્ઞાન પણ માને છે તમે પણ માનો છો ખબર પડી જાય કે આ રોગ ચેપી છે તો સગા બાપને કે સગા પુત્રને કોઈ અડવા તૈયાર થાય નહીં આ પ્લેગનો રોગ લાગુ પડે છે નથી બધા મૂકી મૂકીને ભાગી જતા ચેપી રોગ છે તો સ્પર્શથી પણ જેમ લાગી જાય છે તો શરીર માંદું પડે છે એવી જ રીતે સ્પર્શથી મન માંદું પડે છે મન ભ્રષ્ટ થાય છે અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે જૈન આગમમાં એક કથા છે સંભૂતિ નામના મુનિ તપ કરતા તપસ્વી હતા જીવન ઊંચું હતું પણ એક વખત બન્યું એવું કે એક સ્ત્રી વિકારી હશે એના ખાલી વાળની લટ સંભૂતિ મુનિના પગને અડી ફક્ત પગને અને શું અસર થઈ સંભૂતિ મુનિને વિકાર જાગ્યો અંતર ડોળાઈ ગયું એના સહતપસ્વી ચિત્રમુનિ હતા એમને વાત કરી ચિત્રમુનિએ ખૂબ સમજાવ્યા પણ સંભૂતિ મુનિ સમજ્યા નહીં આખરે સંભૂતિ મુનિ સંસારમાં ગયા અને જૈન આગમમાં એવું કહેવાય છે કે આજે પણ નરકની યાતના ભોગવે છે કારણ કે એમણે પથનો તપનો માર્ગ છોડી દીધો એટલે હજુ પણ એ નરકની યાતના ભોગવે છે એવું માને છે તો આવી રીતે થોડો સ્પર્શ વિકારી માણસનો થતા જીવન ક્યાં ઊંચું હોય અને કેટલી કક્ષાએ નીચું ઉતરી જાય છે તો સ્પર્શની શુદ્ધિની બાબત ત્યાર પછી રૂપ પણ અનંત પ્રકારના છે તેના રૂપના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે કોઈ ભ્રષ્ટ જીવ હોય અને તેનું જો દર્શન થયું હોય તો જેમ ભાંગ તથા દારૂ પીધે ભૂંડ થાય તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું ભૂંડું જ થાય છે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે સિને અભિનેતાઓ અભિનેત્રીઓના નાચ ગાન નૃત્ય જલસા જુએ અને કોઈના મનમાં વૈરાગ્યના ભાવ જાગ્યા હોય એવો દાખલો બની શકે ઓહો હવે આ અમને નાચતા જોયા છે કાલે હવે મંદિરે જઈને સાધુ થઈ જવું છે દૈન ભાગ ને દૈન ઘડી કે આવો આવો ફિલ્મી શો ક્યાંથી મળે વૈરાગ થાય અરે થયો હોય તો ડૂબી જાય ખબર નહીં અમારી વખતમાં અમારી હારે એક વિદ્યાર્થી સાધુ થવાનો હતો એને ઘેર એના પપ્પાને કાગળ લખ્યો બાપુજી મને વૈરાગ્ય ગળે આવ્યો છે અને હું સાધુ થવાનું વિચારી રહ્યો છું માટે હવે મને તમે મરેલો સમજજો એના બાપના હાથમાં કાગળ આવ્યો અને એ ધુઆ ફુવા ફુફાડા મારતો આવ્યો પણ જેમ બોરિંગ આવ્યો હોય એમ એ વખતે જ અમે પાછા રૂમમાં અને એનો બાપ આવ્યો ને એની ભેળો એનો મામા ને એ બધા બે ત્રણ જણા પણ મોટા મલ જેવા લઠ્ઠ જેવા લઈ આવ્યા જાણે બળ વાપરવું હોય એમ હું જોઈને ગભરાઈ ગયેલો હજી મને ભૂલાતું નથી દ્રશ્ય ઓલો તો આમ બેઠેલો ઓલો બકરી જેવો થઈ ગયો બિચારો આમ છીમળાઈ ગયો આખો મેં કીધું આને આ નક્કી કૂટીને કબાટમાં નાખી દેશે આને અલે હટ ઉભો થા નથી આવું નથી આવું આ આ સાધુનો દરેક જગ્યા છે એટલે મારતો નથી એક પાટું માર્યું ને તો ઉભો કરી દીધો ચાલ એના મામાને કે આને ઉપાડ અને હલકામાં હલકી જ્યાં ફિલ્મ હાલતી હોય ને એમાં લઈ જાય હાલાને એકવાર એને ત્યાં જોવડાવી એટલે આ બટો કોઈ દિવસ કોઈ દિવસ સાધુ થવાનું નામ ન લી એ ગામડાના આતાને ખબર છે ફિલ્મ જોયા પછી કોઈનો વૈરાગ રહેતો અને ફિલ્મમાં નાખી એ ત્યારથી મને યાદ છે તો આવી રીતે વિકારીજનોના દ્રશ્યો જોયા પછી વૈરાગ્યના ભાવ આવે નહીં રાગના જ ભાવ આવે અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે એ વાત હકીકત છે અજામિલ પવિત્ર બ્રાહ્મણ હતો અતિશય પવિત્ર અતિશય વેદકાંડી કર્મકાંડી વેદપાઠી માતૃભક્ત પિતૃભક્ત કે જેનું નામ લેવાથી આપણે પવિત્ર થઈ જઈએ એવો અજામિલ પવિત્ર બ્રાહ્મણ હતો પરંતુ યજ્ઞ નિમિત્તે સમિધ લેવા જંગલમાં ગયો અને એના કર્મ સંજોગે બન્યું શું કે એ જંગલમાં એક વૈશ્યા વિકારી પુરુષની સાથે વિહાર કરતી હતી હવે એના તો એકાંત જંગલમાં એના હાવભાવનું તો કોઈ ઠેકાણું હોય નહીં અજામિલે આ દ્રશ્ય જોયું બસ વિકારી માણસોનું આ દ્રશ્ય જોતા રૂપનો આહાર થતા અજામિલનું અંતઃકરણ વિક્ષિપ્ત થઈ ગયું અને વિકારી થઈ ગયો જે પવિત્ર શુદ્ધ બ્રાહ્મણ હતો એ પોતાનું બ્રાહ્મણત્વ ઓસરવા માંડ્યું અને જાણીએ છીએ એ રીતે પથભ્રષ્ટ પણ અજામિલ થઈ ગયો તો રૂપની બાબતમાં માણસે ખૂબ ધ્યાન રાખવું પડે પણ ધ્યાન રખાતું હતું નથી અને એક બીજો એવો જ પ્રસંગ આ તમે જુઓ છો છોકરાઓ સાયકલ ઉપર સ્કૂટર ઉપર નીકળ્યા હોય પણ જ્યાં મોટી મોટી સિનેમાઓ હોય ને એના જ્યાં મોટા નગ્ન પોસ્ટરો લાગ્યા હોય તો સ્કૂટર સાયકલ મોટર બધું ધીમું પડી જાય તરત અને આમ જોવાનું હોય સામે ટ્રાફિક છે તો આમ ભોડા ત્રાહા થઈ જાય હવે પાછળ ઓલી ટ્રક ભો ભો ભો ભોં કરતી આવે છે અને આમ મોઢું ફાડીને આમ જોતો હોય ને એ ખરેખર હોરન મારતો પણ હોર્ન સંભળાય કોને હે અને આ ગીતની પંક્તિઓ મનમાં આવી હોય ને લલકારતો હોય ને દ્રશ્ય જોતો હોય ને પાછળ હોય ભો ભો ભો ભો ભો ઢો ઢો ઢોંગ થઈ જાય રાજકોટ ગોંડલ રોડ ઉપર કેમ સ્વામીજી ગોટો વળી ગયો છોકરો આવું જોવામાં ગોટો વળી ગયો અને માથા ઉપર વ્હીલ ફરી ગયેલું જોઈ ન શકાય એવું કમકમાટી ભર્યું મોત થયું એક ખાલી જોવામાં શું હાથમાં આવ્યું જીવનું તો આપણે ઘાત છે જ પણ એ કદાચ એકવાર મરી ગયો પણ જો અંદર ગયું એ તો જન્મ જન્મ જન્મ જેને કલ્યાણને માર્ગે ચાલવા ન દે એટલું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે એટલે બહુ જ આંખને જાળવવાની જરૂર છે તો જે રીતે રૂપ અંતઃકરણને વિક્ષેપ કરે છે એ હરિભક્તે મને બહુ સરસ વાત કરેલી ને બહુ બધાએ જાણવા જેવી એ કે મારો એવો નિયમ હતો ગરમ પાણી થતું હોય કે થોડી વાર હોય સ્નાનાદિકની અને મોટે ભાગે મને લાગે છે ગ્રહસ્થ હરિભક્તો આજ કરતા હશે શું સવારમાં ઉઠીને થોડું એલો આટા લગાવી અને પેપર અખબાર પીડ્યું જ હોય એટલે પેલા પેપર વાંચે સમાચાર બધા વેલા વાંચી લે એટલે થોડા પેલા થાય ત્યાર પછી સ્નાન કરવા જાય પછી પૂજા પાઠ કરે તો પેલા હરિભક્તે મને એમ કહ્યું કે સ્વામી આજે એવું બન્યું કે મેં અખબાર હું આવી જ રીતે રોજ જોતો ને વાંચતો પણ એમાં એક નગ્ન તસવીર પણ છપાયેલી હતી જે ઓસ્ટ્રેલિયાનો એક કંઈક પ્રસંગ હતો એની છપાયેલી હતી તો એ મેં નગ્ન સ્ત્રીની દ્રષ્ટિ પેલી તસવીર જોઈ અને પછી તો હું સ્નાનાદિક પૂજા કરવા બેઠો પણ પૂજામાં મને ભગવાનની મૂર્તિ લાભ કરું તો ન દેખાય ન સ્થિર થાય અને પેલી નગ્ન સ્ત્રીની આકૃતિ સતત આમથી આમ આમથી આમ ઘુમા કરે હું એટલો બધો દુઃખી થઈ ગયો કે એ જ ક્ષણે ભગવાનની આગળ પ્રતિજ્ઞા લીધી કે આજ પછી કોઈ દિવસ પૂજા પાઠ કર્યા પહેલા હું અખબારને સ્પર્શ નહીં કરું કારણ આ વિકૃતિઓ આવે છે તો સૌ કોઈએ સૌ પ્રથમ ઉઠીને અખબારોને ફંફોડવા જેવું નથી પૂજા પાઠ વ્યવસ્થિત થઈ જાય ત્યાર પછી અખબાર વાંચતી વખતે પણ એવું હોય તો એ તરત આને પાનું અવળું કરી નાખવાનું હોય પછી વંચાય આ ભલે કોકને વેવલાઈ વાળા લાગશે કોઈ આપણને ઓર્થોડોક્સ કહેશે પણ છતાંય આપણી ચેતતા નર સદા સુખી આપણે આપણું ઘર જાળવવું છે ને ભાઈ આપણે ક્યાં કોઈના ઘર જાળવવાની વાત કરીએ છીએ એમને એવી રીતે ઘર જળવાતું હોય ઘરની અંદર સળગતા કોલસા મૂકે એમ છતાંય ન સળગતું હોય એવું એનું ફાયરપ્રૂફ ઘર હોય તો છોન રાખે કોલસા ખુલ્લા આપણું તો સળગી જાય એવું મકાન છે એની આપણને ખાતરી છે તો આપણે તો આ જ રીતે વ્યવસ્થિત રીતે સંકોચ અને સંયમપૂર્વક દ્રષ્ટિ રાખીને જ આંખનો આહાર થાય તો જ ઉઘરાય નહીતર ઉઘરી શકાય નહીં ત્યાર પછીની વાત છે અને છેલ્લી બાબત છે આહારની કે ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની સુગંધી લે તો લીલાગર પીધે જેમ બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તો જે પેલી અજામિલની વાત અજામિલે રૂપ જોયું મન વિકૃત થયું પણ અજામિલ તરી જાત કારણ કે એનું જ્ઞાન કામે લગાડતો હતો પણ બન્યું એવું કે રસ્તામાં પેલીની વેણીમાંથી નીકળે ગીલા પુષ્પ એના ઉપર અજામિલની દ્રષ્ટિ પડી અને અજામિલે ફૂલ ઉપાડીને પોતે સૂંઘ્યું કથા આવી રીતે કહે છે અને પુષ્પ પેલી વેણીનું હતું વૈશ્યાની વેણીનું એ સૂંઘતાની સાથે જ એની સર્વ સ્મૃતિનો નાશ થઈ ગયો અને અજામિલ એ જ વેશ્યાની પાછળ પાગલ થયો એ જ વેશ્યાની સાથે ઘર માંડ્યું માતા પિતાને મારીને કાઢી મૂક્યા અને માંસાહારીને શરાબી છેક સુધી કક્ષાએ અજામિલ બ્રાહ્મણ પહોંચી ગયો તો આ રીતે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે વિક્ષેપ થાય છે અંતઃકરણ મલિન થઈ જાય છે એ પંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે ડોળ આવે છે એવી રીતે આવેલું ગટરનું પાણી પછી આપણા હૃદયના નિર્મળ સરોવરને ગંદુ કરી નાખે છે ભાદરના તટમાં આપણા પરમહંસ સંતો ધ્યાન કરવા બેઠેલા એ વખતે ગુલાબગર બાવો નીકળ્યો એને આ બધાને ધ્યાન કરતા જોયા એટલે ગુલાબગરને એમ થયું કે આ સ્વામિનારાયણના મુંડિયા એસી તરફ બેઠ સકતે હૈ ઓર ધ્યાન લગાતે હૈ તો હમ ક્યાં કમ હૈ હમ ભે ધ્યાન કરેંગે બેઠો બાજુમાં આ સંતો તો મહારાજની મૂર્તિમાં હતા પેલો ગુલાબગર ધ્યાનમાં બેઠો પણ જ્યાં જીતી એક મિનિટ ન થઈ ત્યાં તો અંદર બધો સ્ત્રી ને છોકરા ને કદડો ને ઉખડ્યો બધો તે કર્યો ઊંચો જેમ પેલી કુકરની અંદરથી વરાળ ભેળી થાય પછી સીટીને મારે ઊંચી અને ફુવારા નીકળવા માંડે એમ માળો એવો એકદમ રૂમાળો કાઢે એમ ઉભો થયો અને રાડ્યો પાડવા માંડ્યો એલા બેઠા છો શું ઉઠો ઉઠો હજી તો આટલું આપણે કામ કરવું છે આટલા પૈસા ઉઘરાવા છે અહીંયા જ આવવું છે પેલો છોકરાને મળવું છે પેલી બૈરીને મળવું છે એવો કંકાસ કરી મૂક્યો અને બબડતો બબડતો ગુલાબ ગરબાઓ ભાગ્યો કરીને ધ્યાન હમ ભી બેઠેંગે બેઠો અંદરમાં જ્યારે અંદર અંતઃકરણમાં જ્યારે કચરો ઘૂસી ગયો છે તો પછી ગમે તેવો હોય એ ભગવત ધ્યાન ચિંતન કરી શકતો નથી પછી મહત્વની વાત કરે છે કદાચ જો ઘૂસી ગયો છે તો એને કાઢી પણ શકાય છે બહારનો મેલો જેમ આહાર પંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આવે છે એ જ રીતે એ જો આહારને બદલી નાખવામાં આવે તો પણ શુદ્ધિનો રસ્તો છે એની વાત મહારાજ ટૂંકમાં સમજાવે છે આપણે લઈ લઈએ કે જેવી રીતે પાપી જીવના હાથની આ વસ્તુઓ અંગીકાર કરે છે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એમ ભગવાન અને ભગવાનના સંત એમના જે વિષય ભોગ છે એને ગ્રહણ કરે પવિત્ર વિષય ભોગ તો જીવનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે જે શબ્દ વિકારીજનોના સાંભળ્યા છે એને બદલે હવે એ બંધ સાંભળવું કરી ભગવાન અને ભગવાનના સંતના શબ્દો સાંભળે ભગવત કથા એ પણ પવિત્ર પુરુષોના મુખે સાંભળે અંતઃકરણ શુદ્ધ થઈ જાય જેમ પેલાથી મલિન થઈ જાય છે એમાં જેમ તાકાત છે તો આમાં પણ અનંત ગણી તાકાત છે ઉપલેટાના નથુભાઈ બારૈયાના ઘરમાં આપણા પરમહંસ સંતો બેઠા બેઠા કીર્તન બોલતા હતા રાતના સમયે એ વખતે ઉપલેટાનો વેરોભાઈ ભયંકર હત્યારો ખૂંખાર ડાકુ જેવો માણસ કે જેનું નામ લે છોકરા છાનારી એ વેરાભાઈ આખું ગામ એનાથી ત્રસ્ત પાપી ગણાય એને બજારમાંથી નીકળવાનું થયું પણ અહીંયા નથુભાઈના ઘરમાં પરમહંસ સંતો કીર્તન બોલતા દર્શન નહોતું સંતનું સંતો કીર્તન બોલતા હતા એ શબ્દો ખાલી વેરાભાઈના કાનમાં પડ્યા એ શબ્દ કાનમાં પડ્યા એટલામાં ઊભા રહી ગયા અને અંતઃકરણ સાફ થઈ ગયું ઓહો આવા કોણ નિર્મળ સંતો છે ભગવાનના આવા ગુણાનુવાદ ગાય છે જે કોઈ હિસાબે સુધરી ન શકે એવો ભારાડી માણસ પરોક્ષ રીતે ખાલી કાનમાં ભગવત ગુણ કીર્તન એક સંતોના કંઠમાંથી ગયા બોલગાલ બોલાવ્યા વગર વેરાભાઈ એ હરિભક્તના ઘરમાં પ્રવેશ કર્યો પેલા લોકો તો છપ થઈ ગયા માર્યા આ અહીંયા ક્યાંથી પણ જયારે જાણ્યું કાં તો ભાવથી આવ્યા છે બહુ ખુશ થયા આગળ બેસાડ્યા માન સન્માન આપ્યું સંતોએ કીર્તન રાખ્યા અને એમની પૂછા કરી વેરાભાઈને મીઠા બે શબ્દો કયા અને વેરાભાઈ સત્સંગી થયા તમામ દૂષણો ધોવાઈ ગયા અને એવા સત્સંગી થયા કે જેના વખાણ ખુદ શ્રીજી મહારાજ અને પરમહંસો કરતા થાકતા નહીં એવા સત્સંગી બન્યા એક શબ્દના શ્રવણથી અંતઃકરણ શુદ્ધ થઈ ગયું તો જેવી રીતે મલિન થાય છે વિકારીઓથી એવી જ રીતે સંતોની વાણીથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે ભગવાન અને ભગવાનના સંત એમની જે ચરણ છે એની જે ચરણની રજ છે વર્તમાનની આડ રાખીને આ કરવાનું છે બીજા પવિત્ર થાય એટલા માટે બૈરાઓ હોય કે એવા હોય તેને સાધુએ પગ લાંબા નથી કરવાના લ્યો અડી લ્યો શુદ્ધ થઈ જાઓ એવી રીતે પવિત્ર નથી કરવાનું મર્યાદા વર્તમાનની મર્યાદા સ્ત્રી પુરુષની પોતાના વર્ણાશ્રમની મર્યાદા રાખીને આ ચરણ સ્પર્શ અને ચરણ રજનો સ્પર્શ લેવાનો છે નિજ શ્રી ગુરુ ચરણ સરોજ રજ પોતાના ગુરુજનોના ચરણની જે રજ છે કેટલી સરસ તુલસીદાસજીએ વાત કરી શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી મુકુર એટલે અરીસો મનરૂપી અરીસો સાફ કરવો છે શેનાથી સંતજનના ગુરુજનોના ચરણની રજથી ભાઈઓ વિચાર કરો કે હંમેશા અરીસો છે એ રજથી મેલો થાય ચોખ્ખો થાય ધૂળથી અરીસો ઉલટાનો ડસ્ટી થઈ જાય ગંદો થઈ જાય એને સાફ કરવો પડે પણ તુલસીદાસજી કે ના ના ના એ લૌકિક અરીસામાં એવું થાય છે પણ આ જે મારું મનરૂપી રૂપી આપણું અંતરરૂપી અરીસો છે એ તો જેમ જેમ સંતોની રજ પડે એમ એમ ચોખ્ખો થતો જાય છે માટે સંત રજનો ભગવાન મંદિરોની રજનો અતિશય મહિમા છે કે એ રજ આપણે આંખે અડાડીએ છીએ એટલા માટે કે અમારું મનરૂપી અરીસો શુદ્ધ થાય સ્પર્શથી શુદ્ધ થાય છે અને ભગવાન અને મોટા સંત એમના દર્શને કરીને પણ અંતઃકરણ પવિત્ર થઈ જાય છે દર્શન માત્રથી વિકારીઓથી વિકાર જાગે અને પવિત્ર પુરુષોના દર્શનથી વિકારોનો નાશ થઈ જાય અંતઃકરણ શુદ્ધ થઈ જાય લોધિકાના જી બાપુના દીકરા યુવાન યભલસિંહ બાપુ અભયસિંહજી દરબાર કુછંદે છોડી ગયા બાપનો સત્સંગ મૂકી દીધો અને શિકારી બની ગયા પિતા એના માટે આંસુ સારે છતાંય એ અભયસિંહ જરાય માનતા નથી જંગલમાં જઈને ભાઈઓની સાથે મિત્રોની સાથે મૃગિયા કરવી આવું એનું કાર્ય થઈ ગયું એકાદશીના દિવસો કે એવા વ્રત પણ કંઈ ગણે નહીં પિતા અતિશય દુઃખી છે એમાં મેંગણીમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા એમની પાસે જઈને જીભાઈ રડી પડ્યા છોકરાને ખૂબ કહ્યું તું કે તું મેંગણી આવજે સ્વામી આવ્યા છે દર્શન કરી જા પણ છોકરાએ ઇનકાર કર્યો મારે બાવલિયાઓ પાસે નથી આવવું આટલો વિરોધ પડી ગયેલો એટલે જીભાઈ એકલા જઈને મેંગણી મળેલા સ્વામી આગળ ધ્રુસકે ધ્રુસકે રડે છે અને વાત કરે છે કે સ્વામી મને ભગવાને આવો દીકરો કેમ આપ્યો એના કરતા દીકરો ન હોય તો હું સુખથી ભજન કરું છોકરાનું કૃત્ય હું ગામમાં વડીલ છું ગામ ધણી છું જ્યારે મારું જ છોરું આવું થાય ત્યારે હું ગામના બીજાને શું કહી શકું એટલે ભગવાનને પ્રાર્થના કરો કે આ દીકરાને મહારાજ લઈ લે મારાથી દુઃખ જોયું જતું નથી ગોપાલાનંદ સ્વામી કે અરે જીભાઈ બાપલા છાના રહો છાના રહો એ તો મહામુક્ત રાજ છે જીભાઈ કે શું કપાળ સ્વામી મુક્ત રાજ છે આવો કઈ મુક્ત રાજ હોય શિકારી હિંસક મૃત્યુનું કોઈ ઠેકાણું નહીં મહારાજ મને આશ્વાસન માટે આવા શબ્દ ન કહો મારાથી હવે જીરવાતું નથી પણ એ જ વખતે જ આકર્ષણ થયું છે અને મેંગણીની સીમમાં શિકારે નીકળેલો અભયસિંહ મૃગને છટકી જતા નિરાશ થઈ ગયા કે હરણું ભાગી ગયું ઓહો આ તો મેંગણીનું પાદર આવી ગયું ચાલ ને બાપુ એમ કહેતા હતા કે ગોપાલાનંદ સ્વામી આવ્યા છે પગે લાગી જજે એટલે જાઉં બાપુનું મન રાજી થાય આવી ગયો છું તમે પાછું ફરતા આટલું કરતો જાઓ ગોપાલાનંદ સ્વામીના ખોળામાં માથું મૂકીને જીભાઈ રડે છે એ જ વખતે આ અભયસિંહજી હાથમાં બંદૂક બાર જોટાળી બંદૂક ઘોડા ઉપર સવારી છે ઘોડાને બાંધ્યો પણ ગોપાળાનંદ સ્વામી આમ નજર કરી છે અને યોગી રાજનું સિર્ફ દર્શન થતા ચાર આંખો વેળી થતા એ અભયસિંહના હાથમાંથી બંદૂક ખરી પડી હજી ઉપદેશ તો કંઈ આપ્યો જ નથી દોટ મૂકીને ગુરુ ગોપાલાનંદ સ્વામીના પગ પકડીને યુવાન એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો છે મહારાજ સ્વામીજી મને માફ કરો ક્ષમા કરો મેં અનંત અપરાધ કર્યા છે અને ગોપાલાનંદ સ્વામી એક વાત્સલ્ય ભાવથી એના માથા ઉપર હાથ પસરાવે કે કુમાર બેઠા થાવ બેઠા થાવ તમે તો અમારા છો જો જીભાઈ હું કહેતો નહોતો કે આ મુક્તરાજ છે આ તો બહુ મોટા મુક્ત થશે માથે હાથ મૂક્યો કેવળ સંતના દર્શ માત્રથી વિકૃતિઓ ધોવાઈ જાય છે એના ઇતિહાસમાં અનંત દાખલાઓ છે તો રૂપ એટલે દર્શને અંતઃકરણ શુદ્ધ થાય છે ભગવાન અને ભગવાનના સંતોએ એમના યોગથી એવી જ રીતે મોટાની પ્રસાદી છે એને જમને કરીને અંતઃકરણ તત્કાળ શુદ્ધ થઈ જાય છે પ્રસાદીનો મહિમા છે અન્નનો ભગવાન અને ભગવાનના સંતની પ્રસાદી પણ એમાં પણ વર્તમાન વર્ણાશ્રમની આડ નહીતર ઘણા સાધુ સંતો ક્યાંક ક્યાંક એવું દેખાય છે કે મોટો અન્નનો ઢગલો પીડ્યો હોય પછી પ્રસાદીનું કરી દેવા માટે મોઢામાં થોડું અન્ન ભરે એને થોડું ચાવે અને પછી આખા ઢગલા ઉપર ફૂ આવી રીતે ઉડાવીને પ્રસાદીનું કરી આપે છે આ કોઈ રસ્તો નથી એક પણ વાત શ્રીજી મહારાજે છોડી નથી જેને ભગવાનને માર્ગે જવું છે એને એક એક શબ્દને જેમ કેરી ઘોળીને રસ ચૂસીએ એવી રીતે ચૂસીએ ત્યારે જ મોક્ષનો રસ આપણા હાથમાં આવે નહીતર ગોઠલા છોતલા સિવાય કશું ના આવે તો પ્રસાદી જમ્ય કરીને અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે શ્રીજી મહારાજ જ્યારે તપશ્ચર્યામાં નીલકંઠ વર્ણી વેશે હતા ત્યારે ફરતા ફરતા હજી લોજ આવવાનું બાકી છે એ પહેલા વડોદરામાં જે માંડવી સોળ સ્તંભનો દરવાજો કહેવાય છે એ માંડવીના દરવાજાને નીચે મહારાજે સંધ્યા સમયે મુકામ કર્યો ગામના લોકો જે નીકળે વર્ણીને જુએ એને આમ દંગ થઈ જાય કે હા હા શું તેજ છે નહીતર શુક્લકડી શરીરવાળા હોય ને રૂડા ન લાગે પણ આવા યોગીઓ તપસ્વીઓ ઉલટાના રૂઢા લાગે તે જ નિખરે તો આમ લુબ્ધ થઈ જાય કે આ કોણ છે ઘણા લોકો દર્શને આવે પગે લાગી લાગીને જાય એનો કલબલાટ અને કોલાહલ સાંભળી થોડેક દૂર એ જ જગ્યાએ થોડે દૂર એક વણિક રહેતો હતો એનું નામ અમીચંદ શેઠ હતું એની હાટડી હતી અને સાથે જોડે જોડે ઘર હતું અમીચંદને થયો કે આ કોલાહલ શેનો છે સંધ્યા વળી ગઈ હતી હવે અજવાળા એટલે ફાનસ દીવાબત્તીની જરૂર પડે એવું હતું એટલે અમિતચંદે હાથમાં ફાનસ લઈ અને જોવા આવ્યો કે કોણ છે બહુ દૈવી મુમુક્ષુ જીવ હશે તો જોયું તો હવે તો એકલા વરણી બેઠા હતા બીજા લોકો અંધારું થતા હટી ગયેલા જોયું તો તેજસ્વી વરણીને જોયા અમિતચંદે ભાવથી પગે લાગ્યો અરે મહારાજ મારા ધન્ય ભાગ્ય છે કે હું ઘર છોડીને આપને પાસે આવ્યો આ તો ઘોઘવાટા કરતું તીર્થ મારે આંગણે આવ્યું છે સાંજ પડી છે ભૂખ્યા હશો જો બીજા કોઈ માણસે ભોજનનું પૂછ્યું નહીં આ મુમુક્ષુ છે મહારાજને પૂછ્યું મહારાજ કંઈક જમો ને ભાવ જોઈને મહારાજે કહ્યું જાઓ જે કંઈક તૈયાર હોય લઈ આવો જલ્દી અમારે એના માટે ખોટી નથી થવું હા મહારાજ એકદમ દોડ્યાની પત્ની એ પણ ભાવુક તૈયાર છે કઈ તો હા ખીચડી કરી છે એક ખીચડી છે લાવો ખીચડી થાળીમાં ખીચડી એક વાટકીમાં કટોરીમાં ઘી લીધું અને તરત બે જણા આવી અને મહારાજની આગળ થાળી મૂકી મહારાજની જમવાની ચતુરાઈ ખીચડીને આમ બે હાથે જરા આમ કુબલી કરી અને આગળની પેલી બે આંગળીથી પેલી કટોરીમાં નાખી આમ ઘી લઈ મહારાજે ખીચડીમાં નાખ્યું ચતુરાઈથી એને ભેળું કરી અને મહારાજ બે ગ્રાસ ખીચડી જેમાં ફક્ત બે કવલ તરત ચડું કરી નાખી અને પેલી સ્ત્રી હતી એમને કહ્યું લ્યો આ લઈ જાઓ પ્રસાદી જમી જાજો વણિક દર્શન કરે છે ધીમે ધીમે મહારાજને સમજાવે છે અમારે ત્યાં નિવાસ કરો મહારાજ કે અમે કોઈના ઘરમાં રાત વાસો નથી કરતા અમે તો યોગી છે અહીંયા જ રહીશું વણિક દુઃખી હૃદય પોતાના ઘરમાં ગયો પણ એ દરમિયાન પેલી સ્ત્રીએ પેલી થાળી આપેલી મહારાજે એ બધી જ ખીચડી પોતે જમી ગઈ કથાનો રસ એ છે કે મુમુક્ષ સ્ત્રી હતી પણ અતિશય કામ વાસનાથી ભરેલી એની સ્ત્રીની વૃત્તિ હતી એટલે મહારાજે એની સેવાથી રાજી થઈને એમ કહ્યું કે લ્યો આ લઈ જાઓ ને તમે જમી જાઓ એ ખીચડી જમતાની સાથે જ સ્ત્રી નિર્વાસનિક થઈ તે જ ક્ષણે પોતાના પતિને કહ્યું કે પતિદેવ આપણે જેમ કહીએ છીએ કે આ યોગી મોટા છે એમ ખાલી મોટા છે એમ નહીં અતિશય મોટા છે માટે હવે તો વહેલી સવાર પડે ને આપણે પકવાન બનાવીને બ્રહ્મચારીને ઘેર લાવીને ભલે અહીંયા નથી આવતા પણ ઘેર લાવીને એને જમાડવા છે આ મારો મનખ્યો છે આખી રાત સ્ત્રીએ જાગી પકવાન કરતી રહી કે મારે એને જમાડવા છે એકદમ નિર્મળ અંતઃકરણ વાળી થઈ સવાર પડ્યું એટલે તરત પતિદેવને મોકલાક જાઓ કે વયા જાય એ પેલા આપણે એને પકવાન જમાડવા અમિતચંદ બહાર આવીને જ્યાં જોયે ત્યાં મારા તો બધું તૈયાર કરીને મૃગ ચર્મ વીટાળીને ભાગવાની તૈયારીમાં હતા અમિતચંદે પગ પકડી લેતા ના મહારાજ જશો નહીં આ તીર્થ આંગણે આવ્યું છે હવે અમે તો કોરા રહી જઈએ એમ ન જવાય જમીને જાઓ મહારાજ કે જમાને અરે મહારાજ બે કોળિયા ખીચડું ખાધું છે અમારો મારા ઘરનાનો ભાવ છે જરા પકવાન જમો અમારા ઘરમાં હોય તમારા જેવાના કામમાં ના આવે શું કામનું તમે ન જમો તો અમને નહીં ગમે મહારાજ મહારાજ કે અમિતચંદ બહુ સેવા કરી છે ના મહારાજ કઈ સેવા થઈ શકી જ નથી સેવાનો લાભ આપો મહારાજ કે જો અમિતચંદ તારી સેવા ઘણી લઈશું બસ અત્યારે અમને જવા દે અરે મહારાજ કે મારા અવસ્થાથી મારા દેહનો શું ભરોસો છે તો કે દેહ રાખવો કે ન રાખવો એ મારા હાથમાં છે તારો દેહ રહેશે નહીં પડે અમે તારી જરૂર સેવા લઈશું પણ મહારાજ એવી શું હું સેવા ત્યારે કરી શકીશ પથારીએ પડી ગયો હોઉં તો હું તમારી શું સેવા કરો ત્યારે સેવા કરવા જેવો છું તો મારી સેવા સ્વીકારો મહારાજ કે તારી મહત્વની સેવા લઈશ અરે એવી મહારાજ કઈ મહત્વની કે જો તારા ઘરમાં જ લક્ષ્મીનારાયણની મૂર્તિ દટાયેલી પડી છે હવે એ અમિતચંદ એકલો જાણતો હતો કારણ કે એના પિતાશ્રીએ સરકારી કંઈક તકલીફને લીધે લક્ષ્મીનારાયણની મૂર્તિઓ જમીનમાં પોતાના ઘરમાં ખાડો કરીને દાટી દીધેલી એ બાપ અને દીકરો સિવાય કોઈ જાણતું નહોતું એ મહારાજે કહ્યું કે તારા ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ દટાયેલી છે એ અમે જ્યારે જરૂર પડશે ત્યારે બે સંતોને મોકલીશું ત્યારે એ સંતો ખોળીને ખોદીને કાઢી અને મૂર્તિ લેવાની માગણી કરશે તું આપજે અને એ જ મૂર્તિ કઢાવી મહારાજે વર્ષો પછી અને આજે વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવ દર્શન આપે છે એ અમિતચંદના ઘરમાંથી કાઢેલી મૂર્તિ છે તો નિર્મળ અંતઃકરણ પ્રસાદિતી થઈ જાય છે છેલ્લી બાબત છે આ પેરેગ્રાફ પૂરો કરીને જ આપણે છોડવું છે જાજી નથી એવી જ રીતે ભગવાનને અને સંતના ચડેલા જે ચંદન પુષ્પ છે એની જે સુગંધ લેવાય એક અજામીલે પેલાની વેશ્યાની વેણીનું પુષ્પ સૂંઘીને મલિન થઈ ગયો એવી રીતે ભગવાન અને સંતને ચડેલા તુલસી ચંદન પુષ્પ એની સુગંધ લેવાય અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે તો પંચેન્દ્રિય દ્વારા એ આવી રીતે અંતઃકરણને શુદ્ધ કરી શકાય છે અને વિકારીની રીતે અંતઃકરણને ભ્રષ્ટ કરી શકાય છે એટલે એ વાત કહીને મહારાજે સાર ફરીથી ભાર મૂકે છે એને જોઈ લઈએ તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને નારદ સંકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે તો દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું કારણ કે મોટા મોટા યોગીઓ પારાસર જેવા સૌભરી જેવા એકલશૃંગી જેવા અરે શિવ બ્રહ્માદિક દેવતાઓ જેવા એની બુદ્ધિ પણ આવી રીતે ભ્રષ્ટ થઈ ગઈ છે પંચેન્દ્રિયોના આહાર અશુદ્ધ થતા ભ્રષ્ટ થઈ ગઈ છે એક ખાલી ગ્રહસ્થની યુવાન છોકરીનો હાથ જોતા નારદજીને પરણવાનું મન થાય એની કથા શાસ્ત્રોમાં રામચરિત માનસમાં લખાઈને પડી છે તો ભ્રષ્ટ થઈ જાય એવા બ્રહ્મ ભાવને પામેલા ભ્રષ્ટ થઈ જાય છે પરમહંસો તો પછી દેહનો કીડો છે દેહની ભાવમાં જ વર્તે છે દેહ સિવાય જેની કોઈ દ્રષ્ટિ નથી એની બુદ્ધિ ભ્રષ્ટ ન થાય એમાં શું કહેવાનું માટે અવશ્યપણે જે ખ્યાલ રાખશે એ જ ઉગરશે બાકી બીજા ડૂબી જશે અને આ પંચ ઇન્દ્રિયોનો જે યોગ્ય યોગ્ય વિચાર કર્યા વિના જે મોકલી મેલશે તેનો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે અને પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તેને જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે અને અંતઃકરણ શુદ્ધ થશે જો આવ્યું ઉપનિષદનો સાર આહાર શુદ્ધ થશે તો અંતઃકરણ શુદ્ધ થશે અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે અને જો પંચ ઇન્દ્રિયોમાંથી આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ મલિન થઈ જાય છે માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કાંઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે પણ અંતઃકરણ નથી આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ અને સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે સ્વસ્વરૂપની અખંડ સ્મૃતિ લાધે છે અને સ્મૃતિ લંભે ઉપનિષદ આગળ વાત કરે છે સ્મૃતિ લંભે સર્વગ્રંથિનામ વિપરમોક્ષ બધી જે વાસનાઓની ગ્રંથિ છે હૃદય ગ્રંથિઓ જે કંઈ છે મલિન ગ્રંથિઓ છે વિષયોની જે ગ્રંથિ છે એ નાશ પામી જાય છે આવું સરસ મજાનો આ આહારના વિજ્ઞાનમાં પડેલું છે પણ એટલું જ કે આહાર એટલે ખાલી રોટી દાળ ભાતમાં ધ્યાન રાખવું એવું નથી રસોડાનું ધ્યાન રાખવું એવું નથી ઘણા લોકો વર્ણાશ્રમનું પણ ધ્યાન રાખે છે કે અમે બીજા ઇતર વર્ણમાં જમતા નથી પણ તમે જે વર્ણનાનો છો માનો કે તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણ બ્રાહ્મણને ત્યાં જમો છો પણ એ બ્રાહ્મણના આચાર બ્રાહ્મણ જેવા રહ્યા છે મને બે બે ત્રણ દિવસ પહેલા જ એક બહુ સારા હરિભગત આવીને મળ્યા કે સ્વામી શું કરું મારો છોકરો છે એ હરિભક્ત મટી ગયો છે હવે એ માંસ ખાતો થઈ ગયો છે એ દારૂ પીતો થઈ ગયો છે એના ઘરમાં રજસ્વલાના ધર્મ પડાતા નથી મેં કીધું એવાને ઘેર પાણી પીવું કે ભોજન લેવું એ આપણા અંતઃકરણને ભ્રષ્ટ કરવા બરાબર છે આપણો એ રસ્તો નથી પતી ગયું એટલે વર્ણાશ્રમના ધર્મો ખાલી જાણીએ અને એના આચારને ન જોઈએ તો આહાર શુદ્ધિ રહેતી નથી કેવળ રસોડાનું ધ્યાન રાખીએ અને પછી આજે બીજી ચાર ઇન્દ્રિયોનું ધ્યાન ન રાખીએ એટલે મહારાજે કહ્યું કે એકાદ ઇન્દ્રિયનો પણ આહાર અશુદ્ધ થાય છે તો અંતઃકરણ મલિન થઈ જાય છે માટે પંચેન્દ્રિયોને શુદ્ધ રાખવી આ એક વાત એવી છે મહારાજ કે આ પાળે તો જ મુક્ત થાય બાકી ગમે તેટલા શાસ્ત્ર ભણે તોય મુક્ત ન થાય અને મુક્ત થઈ ગયેલો બ્રહ્મરૂપ જેવો હોય તો પણ ભ્રષ્ટ થતા પણ વાર નથી માટે આ વાર્તા છે ને અતિશય દ્રઢપણે જાળવી રાખજો એવી મહારાજે સરસ મજાની ભલામણ કરી છે હજી આગળનું વચરામર્ગ છે એ આપણે પછીથી જોઈશું અહીંયા આટલું જ આપણે વિવેચન કરી પૂરું કરીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજની